હવે આપણે શું કરવાનું ચોપડો તેનો રાખવાનો કદાચ શુદ્ધાત્માનો ચોપડો શુદ્ધાત્મા ચોપડે ખોટ ના દેવી જોઈએ શું કહ્યું હા શુદ્ધાત્મા ચોપડામાં શું લખવાનું જેટલી તમે આજ્ઞા પાડો એટલી ચોપડામાં ઘડી સમજ પડી ને હવે જેને આટલા જેટલી આજ્ઞા પાડશે તમે થશે પછી અમે સાથ આપવું શું કહ્યું નજીકમાં હોય તો ટેરેસમાં જઈએ ત્યારે કોક દડવા હોય કે વાર અવાય અને નજીક હોય તો અવાય ને શક્તિ તમને મળે આ જો આવ્યા ને ત્યાંથી પાછા શાંત રાખ્યું હતી તે એવું આવું અમે આવ્યા હોય તારે તો એટલે અમે આશીર્વાદ આપીએ શક્તિ આપીએ એ ચોપડો જમે થાય પછી ત્રીજું પુસ્તકો આપણા બોલે છે પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ એની કિંમત તો હોતી નથી કારણ કે અમારા પુસ્તકો જ્ઞાની પુરુષની વાણી એ વેચાય નહીં એટલે ફ્રી ઓફ કોસ્ટ તમારે માગી માગી લેવાનો સમજો ને ગુલાબીને કહેજો વ્યવસ્થા કરી આપશે બધી અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક આવે છે મહિને મહિને અમારી ફ્રેશ વાણી આવે છે વિજ્ઞાનમાં વાંચ્યું છે ને ગુલાબી તમે વાંચેલું હે ના પણ એ આવે મંગાવજો એટલે તમારે મહિને મહિને વાંચવાનું સાધન થાય કાકા વાંચે તમે વાંચો બરાબર ને કે એના એકલા જ પૈસા ભરાવે બીજો બચ્ચો આપણે ફ્રી ઓફ મળે છે આપણે હા એક હિસાબ જુદો છે એટલે એના એકલા તમારે મંગાવી લેજો બસ પતી ગયું પતી ગયું હવે આ પાંચ આજ્ઞાઓ તમે અઘરી છે કઈ તમને કઈ અઘરી લાગે ભાઈ તમને કોઈ બેનો તમને સમજાય પાંચ આજ્ઞાઓ ચાલ હવે તમે શુદ્ધાત્મા છો કે ગોરધનભાઈ છો પેલા તો હું ગોરધનભાઈ જેવું કહેતા હતા તે અહંકાર હતો શું કહ્યું આ અહંકાર ગયો શુદ્ધાત્મા થયા ને એટલે હું ગોરધનભાઈ છે નાટકી રહ્યું ડ્રામેટિક રહ્યું એટલે આ અહંકાર ગયો આજે અહંકાર ગયો એટલે મમતા ગઈ અહંકાર મમતા ઉડી ગયું બરાબર ને એટલે આજે રાતે ધ્યાન કરીને સુઈ જજો રાત્રે ક્યાંનું ધ્યાન કરવાનું તે કે છે કે આ દાદાને દાદાની જોડે પહેલાના કાળમાં કહેતા હતા જ્ઞાનીઓ કે જ્ઞાનીની પાસે જ પડી રહેજો હવે અત્યારે તમારાથી અમારી પાસે પડી એવું નથી ને અમારી જોડે કંઈ પડી રહ્યું છે ના પડી રહ્યા ને ચીજ પડી રહે પડી રહે તે પેલા તો ફાઇલો ગુમ બૂમ કરે ગોરધનભાઈ આવ્યા છે કે નહીં ગુલાબભાઈ આવ્યા છે કે નહીં નવનીત આવ્યા છે કે નહીં ફાઇલો બૂમ બૂમ કરે ને એટલે તમે તાર ગેસ જજો પણ આ જે પડી રહેવાનું પહેલાંના કાળમાં થતું હતું અત્યારે થઈ શકે એવું નથી એટલે બીજું એને બદલે બતાવું કે રાતે સુઈ જાવ ત્યારે વાંખ્યો બીજીને આ દાદાનું નિધિધ્યાસન રહેવું જોઈએ આ દાદા દેખાયા છે અને શુદ્ધાત્માથી કોનો સાંભળાય એટલું જ બોલજો બુમા બૂમ ના થઈ જાય ઘરમાં અવાજ મોટો ના થવો જોઈએ આપણે પોતાને સાંભળાય એટલું જ સમજ ને એ રીતે ગોઠવીને સુઈ જજો આજ રાત્રે આ આવશ્યક છે માટે ખાસ ગોઠવીને રાત્રે સુઈ જજો રાત્રે હું શુદ્ધાત્મા છું દા એવું બોલજો ધીમે ધીમે અને દાદા આંખે મીચી ના દેખાવા જોઈએ એનું નિધિધ્યાસન જેનું નિધિધ્યાસન કરીએ ત્યારે એકદમ શક્તિ એની સીધી આપણને પ્રાપ્ત થાય સમજો ને એટલું કરીને સુઈ જજો આજે નીરુબેન સમજ પાડે રાત્રે સુતી વખતે છે ને દાદાનો ચહેરો આપણી સામે દેખા આંખો બંધ કરીને કાલ બપોર જવાના છે તો પેલા આવીને દર્શન કરી દેજો તે ભૂલચૂક થઈ હું સુધારી આપીશ તો ફરી તમારે બગર છે નહીં આ બોલવા કરવા કોઈ ભૂલ થઈ હોય કે રાત્રે ધ્યાન કરવા કોઈ ભૂલ થઈ હોય તો હું સુધારી આપીશ સમજો ને એટલે આવીને દર્શન કરી દેજો એટલે હું સુધારી આપીશ દાદા દેખાય વાંચો વિચાર આ દાદા દેખાય હું સિદ્ધાર્થ મારું બોલતો હું એની બેન ઊંઘાઈ જશે નહીં એ ધ્યાનમાં ધ્યાનમાં ઊંઘે આવી જશે ભલે બે મિનિટમાં ઊંઘ તો વાંધો નથી નિષ્પક્ષપાતી થયા વૈષ્ણવ નહીં વૈષ્ણવ નહીં શિવ ધર્મી નહીં જૈન ધર્મી નહીં કોઈ મતમાં ના રહ્યા તમે શુદ્ધાત્મા સ્વધર્મ આત્માનો ધર્મ થયો તમારો કયો ધર્મ થયો આત્મધર્મ એટલે મુસલમાનોમાં આત્મા દેખાય કે નહીં દેખાય તો બધા આત્મા દેખાય છે ને ચાલો પછી થાય તમારી પર દાવો મળશે આજ્ઞા પાડશો તો પાંચ મિનિટ પાંચ મિનિટ જય સત્યા ધબા નીકળે કે નહીં અંદર કરે થતી જ નથી હરકતું જ નથી ને કેટલાક ના અંદર આવી ગયે અને કેટલાક ને ઢોરો બહાર નીકળે જોડે બધો છે બહાર નીકળે કોઈની તો આંખોમાંથી બહાર નીકળે આંખોમાંથી બહાર નીકળે એ તો બહુ નીકળે આપણે ગુનો કર્યો છે હા મેં ગુનો કર્યો દાદા કોઈ જીભ માંથી નીકળે કોઈની આંખો નીકળે કોકની જીભમાંથી નીકળે જીભમાંથી તો જ્યાંથી અમૃત ધરેલી જીભ તેમાંથી અમૃત ધરે એવી જીભ છે જીભ અમૃત ધરે છે મીઠું બોલે તો ઉપકાર ના કરવાનું ઉપકાર ગમતું નથી મીઠા બે પ્રકારના જીભ મીઠી જીભ ના બે હૃદય તો હલા આમ મીઠું મીઠું બોલે ને અંદર મારી નાખે એક પ્રકારની મીઠી જીભ અને એક પ્રકારની જીભ મીઠી જ્ઞાની બાકી બધું અજ્ઞાની હોય મીઠો હોય તો જવાનું લાવી નાખી એના તડકા હોય હારો વડે હારો મીઠો હોય તો આથી કહી જવું શું કહ્યું અમે અત્યારે કહી દેતા બહુ મીઠો આવે ને જરા ડફડાવતો આવે તો હું ચલાવી બાપ ના હોય મોડે બોલી જાય થોડો મીઠો તો બધું કોતરી નાખો કલાક બધું ટીચતી જીવવા ગ્રે હૃદય તું હલા હલમ બે જણની જીભ મીઠી હોય એક જ્ઞાની પુરુષની અને એક આ કપતીની જ્ઞાની પુરુષે કશું જોઈતું ના હોય તે અમે જીભની મીઠાશમાં એમને આપણને આનંદ પ્રાપ્ત શું અને પેલું છે તે કપટીની ચિંતા પર કરી મારી નાખે કોઈ બલેલો નહીં તને બલેલો એક ગુરુ બલી આવે તારો ભૂલતો નથી તારો ને યાદ એકદમ આવે વર્ડ શું શું સંસ્કાર સંસ્કાર અંગ્રેજી ભણેલો તો વસન ના પણ ભણેલો જ ઓછું મૂળે તાર લોકો કહે આ તમે શબ્દ ક્યાંથી બોલો છો કે કુદરતી રીતે નીકળી જાય છે સાયન્ટિફિક સર્કલ આવીને કુદરતી રીતે એ મારી ગોઠવણી નો કુદરત જયારે જરૂર હોય ને એ ત્યારે નીકળી જાય દિવાળી ની પદલ ઇચ્છા તો સંસ્કાર બંસ્કાર બધો અમારા પેલું કહો છો ને ક્ષમતા છમકાર લોકો વઘાર કઈ લાવો વઘાર એટલે શું પણ ટકા રહી પછીનો વઘાર કરી લે ને સાસ ને જીરા નો વઘાર કરી લે છે અરે વઘાર એટલે શું તો એને ક્ષમકાર કે છે ઘણા લોકો ક્ષમકાર કઈ લાવો સાસ ને સંસ્કાર એટલે સંસ્કાર હો મૂળ શબ્દ સંસ્કાર સાસને સંસ્કાર આપો શું કે એટલે વઘારે સંસ્કાર શબ્દમાંથી આ સંસ્કાર થયો બધું વઘાર થઈ ગયું છે સંસ્કાર શબ્દમાંથી સાસને સંસ્કાર આપો જે સાસ વાયડી છે એ જીરું નાખવાથી એના ગુણ ફેરફાર થાય બરોબર ને જીરું અને છાશ તેલ ના નાખાય તેલ પેલું તલનું તેલ ના એટલે કડવું થાય આ મફરી ચાલી જાય અને તલનું તેલ તો નાખે એટલે આપણે ત્યાં પહેલેથી કરી છે ઘીથી જ લગાડતા કારણ તેલ તો ખરું પણ તલનું હવે આ તેલથી ચાલી શકે હો આ તેલ કડું ના લાગે પેલું બહુ કડું છે જેવું લાગે તલના તેલથી જો વધારે કર્યો હોય થાય તો કદી એકદમ સુધાય એટલે સંસ્કાર આપવાના ત્યારે સંસ્કાર કયા એટલા બધા કોઈ ઘણા શબ્દો છે તે અપભ્રંશ થઈ ગયા છે તમારે તો કે છે ને એ ફલાણાભાઈના ઘરનું હાકટમ નોતરું સાકરટમ એટલે હું તો નોંધો એવો સમજો તો સાકરટમ એટલે ગરીબ જમવાનું છે એટલે આ સાકર શબ્દ આવે છે એટલે આ સાકરટમ હશે પણ પછી તો મોટી ઉંમર થયો તો બહુ વિચાર કરતા જડ્યું કે સહ કુટુંબ ને બદલે સાકટમ થઈ ગયું કેવું <laughs> સહ કુટુંબ ને બદલે સાકટમ થઈ ગયા બોલો હવે આપણું આવું બદલી ગયું બધું છે એ ક્યારે મૂળ વસ્તુ જડે સહકુટુંબ ને બદલે સાકટમ થઈ ગયું અને અમારે ત્યાં ગોર હોય છે ગોર નહીં કે ભાઈ આ ઘરના માણસ શું કે છોકરા જા જત્યા ગોરને તે લઈ ગયા છે ગુરુ માંથી આવું ગુરુ કહેવામાં આવે તો જરાશંકર બોલે અને ગોયડો કહીએ અને પેલીને ગોરાણી કે ગોર એની વાઈફ નામ ગોરાણી ખરું તેને ગોરાણી કે આવા બધા પ્રકોપ થઈ અને પછી પાટીદાર આજે બોલે અરે જટીઓ છે કે નહીં ના બોલાય ગોર ગુરુ હતો પણ જટિયાને ખબર ના હોય ને એ ગુરુ એમનો ગોર શું કે એટલે આવું બધું આપણે થયેલું ચાલ્યા કરે આ સંસ્કારનું ઇંગ્લિશ ચડ્યું નહીં મને હિન્દુ હિન્દુ જે છે તે સિંધુ પર હતું એવું મેં સાંભળ્યું એક વાત કે હિન્દુ પર સિંધુ ઉપરથી છે આ સિંધુ નદી મુખ્ય વસ્તુ તેના પરથી આ હિન્દુ બનેલું એટલે સિંધુસ્તાન હતું હે સિંધુસ્તાન નહીં ના સિંધુસ્તાન નહીં પણ એના ઉપર આ હિન્દુ થયું ને હિન્દુ ઉપર હિન્દુસ્તાન થયું એકચ્યુઅલી અસલ તો આપણે હિન્દુસ્તાન શબ્દ નથી ભારત જ શબ્દ ભારત ક્ષેત્ર ઉપરથી મૂળ સિંધુ નદી મૂળ હિન્દુસ્તાન નહીં મોતી નહીં કહેવાય બધા <laughs> બનાવતી મોતી અને કલ્ચર છે બનાવતી મોતી એને કલ્ચર કહે કલ્ચર સંસ્કાર પણ નહીં લઈ જતું શું કહ્યું સંસ્કારનો નથી એક્ઝેક્ટ ડેવલપ તરફ પણ ડેવલપ એક્ઝેક્ટ નથી આવતો શું કહ્યું જાય છે ડેવલપ તરફ પણ ડેવલપ એ એક્ઝેક્ટ સંસ્કાર નથી આવતો એક્ઝેક્ટ આપણે ગમે એકદમ સાંભળતાની હાથે ગમી જાય લોકો મને પૂછે ને તમે સીધું દાદા બોલ્યા સાયન્ટિફિક સર્કમસ્ટન્સ ફેલ થયેલો છું આ ખોટી તાકાત ના મૂકી એક શબ્દ અહીંયા મેં વાંચેલો જ્યાં વાપરેલો છે ડબલ ગેજેટ માં નથી ખબર જ નથી કે આ મેથિક ફેલ થયેલા છે કારણ શબ્દ હાઈ ઇંગ્લિશ ઇંગ્લિશ બધું મોટું મોટું નીકળે The world is a puzzle, it's a puzzle, you point to solve this puzzle. એમ લાગે કે પછી જ્યાં ટેપ રેકડ સમજાયું ત્યાર પછી આપણે એનો હિસાબ કરવાનો રહ્યો નહીં કે આ ટેપ રેકડ થયેલું છે તૈયાર થઈ ગયેલું હવે ટેપ રેકડ કેવી રીતે તૈયાર થઈ તે પછી એને સમજાયેલું શું થયું પેલું પેલું છે તો કોડ વર્ડમાં થયું મૂળ બહારના દબાણને લઈને આત્મા સંકોચિકા થયા કરે છે ભાઈ તેની સંજ્ઞા ઉત્પન્ન થાય સંજ્ઞાથી કોડ વર્ડ ઉત્પન્ન થયું અને કોડ વર્ડ માંથી પછી શોર્ટ હેન્ડ થયું શોર્ટ હેન્ડ માંથી પછી આ જતી કરી સંજ્ઞા થયું એટલે શું તમે સંજ્ઞા સંજ્ઞા એટલે આપણે એટલે સંજ્ઞા થવું એટલે શું આજના દબાણને લઈને સાયન્ટિફિક સર્વે એવિડન્સ દબાણને લઈને આત્મા આવે જે સંકોચ વિકાસ થાય ને એના પર સંજ્ઞા ઉત્પન્ન થઈ ગઈ એનો એટલે બોબડો આ બોબડા પણ છે બોબડા જીભે બોલી શકતા ના હોય તે બધા ભેગા થાય ને તો સેક્રમેન્ટલ સ્ટેશન પર જઈને જવું હોય તો એ બોબડો ને પેલો બોબડો વાતો કરે તે એક બોબડો કે છે આમ બે પડશે આપણે સમજી શકીએ નહીં એમાં તો સંજ્ઞા સંજ્ઞા સંજ્ઞા કરીએ સંજ્ઞા કરીએ સંજ્ઞા ભાષા કહેવામાં આવી તો તે એની ડિઝાઇનથી સંજ્ઞા ભાષા પકડાય તે આંખની ડિઝાઇન છે જ નહીં દવાને લઈને આખું કોડ વર્ક થાય શું સગડા એમાં એમાં થોડો પણ વ્યવસ્થિત નો હિસ્સો ખરો ખરો ને પોતા પોતાના દાવાનું કશે વ્યવસ્થિત ન ધક્કો સાબરો તો પણ વ્યવસ્થિત કઈ સ્વતંત્ર નથી વ્યવસ્થિત કોઈનું બનાવેલું છે શું છે આપણે જે આ ક્રાંતિથી જે બોલીએ છીએ કે મેં કર્યું જે બોલીએ છીએ તેના બધી વ્યસ્તિત્વ થાય એ ફીડ છે આપણે જે ક્રાંતિથી ભાવ કરીએ છીએ ભાવ કરીએ છીએ એ છે તે ફીડ છે જ્યાં મોટું કમ્પ્યુટર હોય તેનું ફીડ હોય ને એક બાજુ હા હા એ ફીટ થાય છે એ ફીડ અહીંથી થાય છે પેલી બાજુ જે રૂપક આવે છે વર્તનમાં આવે છે તે એનું છે પરિણામ છે વ્યવસ્થિત ત્યાં સુધી પહોંચેલું એટલે આત્મા માટે સંજ્ઞા થઈ ત્યાં સુધી વ્યવસ્થિત પહોંચેલું એ જ આત્માની પણ બધો ભાગ જ વ્યવસ્થિત બહાર પાડે આત્મા પોતે કરતા છે જ નહીં સંજોગો બધું આ કરે સંજોગો લઈને એને પોતાને દબાણ આવે એટલે હલન ચલન થાય તેને લઈને આ બધું ઉભું થાય એટલે સંકોચિત આવે કાચ વાળો કાચમાં કેવો છે સંકોચિત એટલે આ ગિલોરી હોય ને ગિલોરી તેને કશું ઉપર પડે એટલે એની પૂછડી થઈ જાય શું થાય કપાઈ જાય પછી પૂછડી કપાય એટલે લોક શું જાણે પૂછડી ઉતરી થાય ત્યારે શું કે આ જીવ નીકળવા મળ્યો કે છે પેલા જીવ બે ના હોય એના ટુકડા બે જીવ ના થાય એક જીવ ના ટુકડા જ ના થાય નો સ્વભાવ કયો કે અહીં આ કપડું કે સંકોચ થઈ જાય નહીં પોતે અને પેલી ગિલોવી જતી રહે પૂંછડી અહીં રહી જાય પૂંછડી કૂદાકૂદ કરે હવે એમાં તમે શું સમજાય છે જે બાકી રહી ગયેલું હોય જળ જળ ચેતન બાકી રહી ગયેલું હોય એ હલીને ખલાસ થઈ જાય ડિસ્ચાર્જ થતું હોય તે એમાં પાવર ચેતન કરેલું છે શું છે પાવર ચેતન પૂછડીમાં પૂછડી ઉત્પન્ન થયેલા બરાબર તો હા ત્યાં પાવર ચેતન પાવર ચેતન એ મૂળ વસ્તુ જ નથી આ સૂર્યને લઈને આપણે કોઈ પણ જાતનો અહીંયા આગળ પાવર ઉભો કરીએ જેથી કઈ સૂર્યની શક્તિ કઈ લેતા નથી આપણે સૂર્યને કઈ લેવા દેવાય નથી સૂર્ય આમાં હાથ ગાલતો નથી અને આપણે મોટા મોટા દમણ બનાવીએ નાવા ધોરણ બનાવીએ બધું બનાવીએ તેમાં લેન લેવા દેવા નથી એની હાજરીથી બધું થાય છે શું થાય છે એવું આ આત્માની હાજરી ત્યાં બધું ચાલી ગયું પોતે કરતા નથી અક્રિય હશે પોતે નિશબ્દ છે શબ્દ અવાજ એમ છે શું કહે અવાજ માત્ર જળનો સ્વભાવ છે અને રકાબી નીચે નાખો તો ખખડે ના એ અવાજ કહેવાય શું કહું બે વસ્તુ અથડાય જડ વસ્તુ તો અવાજ થાય ચેતન કોઈ જગ્યાએ અથડાય તો અવાજ ના થાય દાદા જ્ઞાની પુરુષો પાવર ચેતન થાય તો પછી શું કે છે કે જ્ઞાની પુરુષ તો પછી પાવર કે છે આ મહાત્માઓ આ મહાત્માઓ છે તો એ પાવર ચેતન થાય કયા આપણે જ્ઞાન લીધેલા હા પાવર ચેતન પાવર ચેતન તો ભાઈ તમે કહો છો કે જે અહીંયા છે તે અહીંયા મૂક્યા તો એ કઈ રીતે થયું અહીંયા એટલે તમે તમે વિધિ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયું પણ હવે એ પાવર તો એ તો ચેતન જ છે ને મૂળ સ્વરૂપ જ ચેતન ને આ પાવર ચેતન જે છે તે અજ્ઞાન વાળું પાવર ચેતન છે અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી એ પાવર ચેતન જ રહેશે મૂળ ચેતન થતું નથી નથી સમજ ભાઈ પાવર ચેતન પોતે પોતાથી બંધાય પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે પોતે પોતાના અજ્ઞાનથી છૂટી જાય શું કહ્યું આત્મા પોતે જ્ઞાન વાળો છે પણ આ જો જ્ઞાન વાળું થાય બે છૂટા પડી જાય તમે આને જ્ઞાન વાળું કરો છો હા તો બીજા કોને ભાઈ જગા આને જ્ઞાન છે ને આવરણો આવરણો જતા રહે બસ આવરણ છે ઉડી જાય વ્યક્ત થાય અવ્યક્ત છે તે વ્યક્ત થાય જ્ઞાની કોણ થાય છે તમે આપો અજ્ઞાની છે તે જ્ઞાની થાય છે આત્મા તો જ્ઞાની છે અજ્ઞાની કોણ છે આ હું અને મારું જે બંધાયેલો કે છે ને મને દુઃખ છે એ અજ્ઞાની છે એટલે અશુદ્ધ ચેતન ને ચેતન કરો છો એવું થયું કેવાય બીજી ભાષામાં શુદ્ધ ચેતન ને શુદ્ધ કરીએ છીએ અશુદ્ધ ચેતન છે તે પણ ચેતન નથી અને એને અશુદ્ધ કરીએ છીએ જે સંપૂર્ણ શુદ્ધ થાય તો વધારે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાથી પાવર ચેતન છે વધારે જોરદાર પાવર તમે શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલો એટલે પાવર ચેતન જે છે એનો પાવર વધતો જાય <laughs> પાવર ચેતન પાવર વધતો જાય ના પાવર જે ઊંધો પાવર તો થતો થઈ જાય જે અજ્ઞાન પાવર હતો એટલે ઊંધું કરતો હતો એના કરતા થતો થઈ જાય શું કહ્યું ઊંધો પાવર કોને હોય છે એ અહંકાર આ અજ્ઞાની માણસ હોય ને તે બધું હોય ત્યારે ઊંધું જ કરી આવે એટલે અમે જ્ઞાન આપીએ ને ત્યારે સુધી કોકાય ઊંધું કર્યું હતું એ થતું કરી આવે જેવું કર્યું કારણ બુદ્ધિ છતી થઈ રહી કેવી છતી થઈ એને પ્રજ્ઞા કે એને પ્રજ્ઞા કહે પ્રજ્ઞા એ છતે મૂળ આત્માનો ગુણ છે અને આ આ બેને સંપૂર્ણ ડિઝાઇન થઈ ગયા પછી પૂરેપૂરે ખુલ્લે ખુલ્લા થઈ ગયા પછી છૂટા થઈ ગયા ત્યાર પછી આત્મા પછી ફિટ થઈ જાય છે ત્યાં સુધી મોક્ષમાં લીધા માટે જુદી પડે આત્મામાંથી એટલે આત્માની પ્રજ્ઞા શક્તિ જ કહેવાય હા પ્રજ્ઞા શક્તિ આત્માની છે બુદ્ધિ શક્તિ આવવાની છે એટલે બુદ્ધિ ની પ્રજ્ઞા થઈ જાય ના બુદ્ધિ ની પ્રજ્ઞા ના બુદ્ધિ બુદ્ધિ ની જગ્યાએ રહે પ્રજ્ઞા બુદ્ધિ ની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય અને જ્ઞાન અપેક્ષા પ્રજ્ઞા પ્રગટ થાય અને એ પ્રજ્ઞા નિરંતર તમને મોક્ષમાં લઈ જવા પ્રયા અને બુદ્ધિ તમને એ બધું નીચે લઈ જવા પડે એટલે જયારે કંઈ પણ ખોટું કરતા હોઈએ ત્યારે પ્રજ્ઞા તમને ટોકે આ જે ચેતવે છે ને એ પ્રજ્ઞા છે પ્રજ્ઞા ચેતવે છે નહીં કે આમ નહીં આમ પ્રજ્ઞા પણ પાવર છે મૂળ ચેતન મૂળ પણ મૂળ ચેતનમાં જુદી પડેલી તે આ કાર્ય કરવા પૂરતી જ પછી એક થઈ જશે તમે જ્ઞાન આપો ત્યારે પ્રજ્ઞા નો જન્મ થયો કેવાય જન્મ થયો કહેવાય પેલામાં છૂટી પડે છૂટી પડે એટલે બધામાં જે ટકો કરતો હોય તો મોટા મોટો ભાગ અહંકાર જ કરે છે બીજું કોણ આ બધા અહંકાર જ ઉભું કર્યું અને અહંકાર કઈ ઉત્પન્ન થયો એના મા બાપ ગેરસમજ હે ગેરસમજ મી એન્ડ માઇન્ડ કોની ગેરસમજ પણ જ્યાં પ્રતિષ્ઠા નથી ત્યાં પ્રતિષ્ઠા કરી એટલે કોની પણ ગેરસમજ કોને કરી તમે ખોટું ખબર નહીં એ એનું તો આખું જગત મારફોડ કરે કે ઊભું કઈ થયું એટલે પછી શાસ્ત્રકારો લખ્યું ભગવાનની ઈચ્છા થઈ ત્રીજી રચ્યું ક્યાં છે મેં હા ભગવાનની ઈચ્છા થઈ ભિખારો કુવો છે ભિખારની ઈચ્છા થાય કોને થાય મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તો ભગવાનની ઈચ્છા ઈચ્છા ભિખારી કહેવાય ને કે દુઃખી કહેવાય ના કહેવાય શાસ્ત્ર ભગવાનને સાથે જગત રચવાનું પછી બસ શાસ્ત્રકાર બીજું લખ્યું લીલા છે ભગવાન ની કે છે હોય બધા રામલીલા છે બધી ભગવાન રામલીલા નાચ્યો શું કહ્યું એટલે બધા ત્યાં લોકોને સાચી વાત સાંભળવાની નથી સમજ પડતી એટલે એમને આ તો અઘરું બોલે છે એવું લાગે છે કારણ એનું સાયકલ ઇફેક્ટ થઈ ગયેલી છે એટલે સત્ય લાગી ગયું છે કેવું લાગે છે સત્ય લાગે છે અને મારું તો જેને હોસ્પિટલ હું કોરી સ્ટેટ હોય ત્યારે ત્યારે સમજણ પડી જાય સ્લેટ કોરી હોય તમારે બધાને બહુ બહુ બગડેલ નહીં સ્લેટો કોરીઓ કહેવાય એટલે તમારા આત્મા જ કબૂલ કરી દે દાદાએ બોલે વિજ્ઞાન છે આ તો પૂર્વ વિજ્ઞાન ક્યારેય પણ ઉભું ના થયું દસ લાખ વચ્ચે પ્રગટ થાય છે આ વિજ્ઞાન નહીં તો સ્ત્રી બૈરા છોકરા સાથે કઈ મોકલે ધરાતું ચિંતા બંધ થાય કોઈ જ્ઞાની ની ચિંતા બંધ નહીં થયેલી આ તો અક્રમ વિજ્ઞાન તથા શેની વાત કરતી હતી વાત આગળ જાણવા માટે વાત કરતી કોણ કર્યું રામલીલા કે રામલીલા છે ભગવાન ઈચ્છા છે આ બધું ચાલે છે કે કોણ કરે છે કેવી રીતે ઉભું થાય છે તે કહું કેવી રીતે ઉભું થાય તે કહું આ છ છ ચીજોનું આ જગત છે છ પરમાનન્ટ વસ્તુ સનાતન વસ્તુઓ એ ચીજો એક ને ભળે છે એ થાય છે પણ કમ્પાઉન્ડ થતા નથી તારા ગુણધર્મ બદલાતા નથી બોલ્યા ભેગી થાય અથડાય કરે ફ્રેક્ચર થઈ જાય પણ કમ્પાઉન્ડ થતી નથી બરાબર ને કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઉછી લીધું મારું તમે ઉછી લીધું એવું થઈ જાય કોઈ કોઈ લેવાય નહીં લેવાય નહીં કશું જ ભાંગ્યું નહીં શું કહ્યું તરત ભેગા થાય ને પીડા પડે શું કહ્યું અને ત્યાં છ છ ચીજો પરિવર્તનશીલ છે એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે પરમાણુ પરમાણુ આ પરિવર્તન કરતા કરતા અવસ્થા ઉભી થાય શું થાય અવસ્થા આ મૂળ મૂળ તત્વ વસ્તુ એ અવસ્થા ના હોય એ અવિનાશી હોય કેવા હોય એનાથી અવસ્થા ઉભી થઈ એ વિનાશી બધી ગળીમાં આ અવસ્થા ઉત્પન્ન થવી અવસ્થા અને ઘડીમાં લય થઈ અવસ્થા શું પણ એ અવસ્થા વિનાશી હોય બધી મૂળ સ્વરૂપે અવિનાશી હવે તેમાં અહંકાર જીત ઉભો થયો આત્મા અને જળ ઉજ્જવલ પરમાણુ બે જોડે થયા આમ પરિવર્તન થતા થતા બે નજીક નજીક આવી ગયા એટલે ક્રોધ માર માયા ઉભા થયા શું ઉભું થયું આ ક્રોધ માલ માં કોના ગુણ છે જડના જો જડના ગુણ હોય તો લે મિશ્રણ છે જડના જે ગુણ હતા અને ચીડાતું છે નહીં ચીડાતું મિશ્રણ ચેતન મિશ્રણ ચેતન ના મિશ્ર ચેતન આ બે ભેગા થયા જડ અને ચેતન ભેગા થયા અને જે ઉભું થયું એના ઊભું કેવી થયું ઊભું કેવી થયું એ જાણે છે અહંકાર મમતા ક્યાંથી ઉભા થયા શું એ જો ગુણધર્મ કહીએ તો મુખમાં ના જઈ શકે મુખમાં જાય તો એ ગુણ હોય જોડે બરાબર તો કોના કોણ ધર્મ જે લોકો આપી શકતા નથી ખુદા ખુદ કરે શાસ્ત્ર વસન ખુદા ખુદ તો કે ચેતના ગુણ હું તો આગળ જશે તો અમુકમાં ચેતના ગુણો પોતાના કાયમ ના હોય કેવું હોય ગુણધર્મ કેવા હોય પોતાના કાયમ ના હોય તેને ગુણધર્મ કહેવાય જડમાં જો કાયમ ના તો જડ ના કહેવાય શું શું લાગે તમને કહો સંયોગ સંયોગ આવ્યો જળ અને ચેતન ભેગા થયા ને સંયોગ આવ્યો એને લીધે જે ઉત્પન્ન થયું એમાં આ અહમ પણ ઉત્પન્ન થયો એટલે આ દરિયો છે દરિયો દરિયા એક દાડો આપણે ટડકાઈએ કે તું બરાબર ક્યાં ઊભું કરું છું અહીંયા આગળ દખલ કરું છું રકમો દરિયો કે છે મારી જોડે રાખ ભાઈ હું કરતો નથી મને નકામા મારા ઉપર આક્ષેપ મૂકું છું એટલે આપણે વિચાર પડી મારા દરિયો નહીં કરતો કોણ કરે છે આ અને કડક બોલે છે માટે કંઈ એને ચોક્કસ જ એ કહી એટલે આપણે સમજીએ કે હવે સૂર્યનારાયણ કરતા હશે સૂર્યનારાયણ પૂછે કેમ તું આ ઉત્પન્ન કરું છું અહીંયા કરતી એ નિદર્શ રીતે બોલે હું તો કરતો નથી મારી પર આક્ષેપ ના આવ્યો અને જો હું કરતો હોઉં તો પ્લેટો પર નીકળવું જોઈએ શું કે પ્લેટો પર વાળા નીકળે ના નીકળે એટલે બાકી આ કોણ કરે છે દરિયો કરતો નથી એટલે ના કરતા સાયન્ટિફિક સકમ આવી રહે શું કહ્યું વૈજ્ઞાનિક રીતે બે વસ્તુઓ ભેગી થઈ તીસરો ગુણ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય શું થાય વ્યતિરેક વ્યતિરેક એટલે પોતાના ગુણધર્મ પોતાની પાસે કિરાના ગુણધર્મ એની પાસે પણ આ બે ભેગા થયા તેથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય તો પછી જળ અને ચેતન બેવ જે છે અનંત છે અનંત તો સાથે સાથે સંયોગ પણ અનંત થયો ને હા સંયોગ અનંત અનાદિ નો અનંત કાળ સુધીનો છે પણ જો છૂટું પાડે તો કશું આ આબુડ ઉડી જાય તો સંયોગ ઉડી જાય હા તો પોતપોતાના સ્વભાવમાં આવી જાય દાદાને પૂછો કે અવસ્થા બદલાય સંયોગો બદલાય જ ને દબાણ બદલાય અવસ્થા બદલાય જે પડતો હતો પ્રભાવ અવસ્થા બદલાય પછી જે આમાં છૂટું પાડીએ તક નહીં જુદું થઈને છે ને તમે હજુ ને હા તમે નહીં કહેતા નહીં હાથે બધું પણ સંયોગ તો રહે ને દાદા છૂટું પડે પડ્યા પછી પણ સંયોગ તો રહે ને સહયોગ નો સવાલ નથી સહયોગ થી ઉત્પન્ન થયેલો ભાવ છે સહયોગ થી ઉત્પન્ન થયેલું અજ્ઞાન એ અજ્ઞાન ગયું એટલે સહયોગ અંદર ધીમે ધીમે છૂટો થતો જાય કલા એમનું અવસ્થા બદલાય અમુક લાખો અમુક વર્ષો પછી તો આ અહમ ને એ પણ બદલાતું જશે ઓછો અહમ થાય વધારે અહમ થાય નહીં જેમ અવસ્થા બદલાતી જાય તેમ અહમ ની પણ વધઘટ થતી જાય ના આમ તો જતું થયું જ્ઞાન આપવું હાથે કહ્યું આપણે અહમ બે પ્રકારનો એક અહમ ડિસ્ચાર્જ કર્યા કરે અને એક ચાર્જ કરે હવે ડિસ્ચાર્જ તો આપણી પાસે રહ્યું છે જો આ એટલે ડિસ્ચાર્જ અહમ રહેશે અને ચાર્જ અમે એટલે નવું ઊભું કરનારું તે બધું ખલાસ થઈ ગયું શું કહ્યું એટલે નવા ઊભા કરી શકે નહીં અને જૂનો છે તે નહીં વેળો એટલે મોક્ષે જાય શું થાય આ અહંકાર જીવતો લઈને આ તો વિસ્તાર કરનારો પેલો જીવતો કહેવાય હા મૃત મૃત અહંકાર કહેવાય કેવું મૃત અહંકાર તમે ડખો ના કરે ડખો ના કરે એમાંથી પાછળ પર્યાય ના પડે દાદા એમાંથી કશું થાય નહીં એની મેતે પેલું દોરી પેલી વીટળાઈ છે એની મેતે નીકળ્યા કરે બસ એની મેરેજ પરિણામ એનું નામ પરિણામ કહેવાય વ્યવસ્થિત એટલે શું પરિણામ પરિણામ કશું કરવું ના પડે એને થયા જ કરે શું કહ્યું તમારે જ્ઞાતા દ્રષ્ટા એટલે આ પાંચ આજ્ઞાઓ જે છે એ જ્ઞાતા દ્રષ્ટામાં રહેવા માટે તમને હેલ્પફુલ રહે દ્રષ્ટામાં રહેવા માટે આ બહારનું છે તે આ બહારનું જે કુસંગ છે અડે નહીં એટલા માટે છે આ બહાર જે કુસંગ છે ખાઈ ના જાય એટલા માટે પ્રોટેક્શન છે શું છે પણ એવું પ્રોટેક્શન અંદર મેમરીમાં કેમ ના કરી આપો એની મેન્ટેન થયા કરે એવું એવું કોટિંગ કરી આપો એવું કોટિંગ કરો જ્ઞાન મળ્યા પછી કે અજ્ઞાન અંદર અડકે નહીં આ પાંચ આજ્ઞાઓ જે છે એ પાંચ આજ્ઞાઓ સતત મેમરીમાં રાખવી પડે ને એનો નિયમ એટલો છે જ્ઞાની પુરુષની પાસે આ તમે રસ્તા જતા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે જ્ઞાની ની પાસે અમુક કલાક ટચમાં રહો અને બધું સમજી લો આ જ્ઞાન તમને જે આપેલું છે તે બેઝિક જ્ઞાન આપેલું છે શું કહ્યું કયું જ્ઞાન આપ્યું છે બેઝિક બીજી હતા તમને ઠંડક પડવા માટે એકદમ ઠંડા પડી અને તમે આ બાજુ દોરાયો હવે તમારે શું કરવા રહ્યું વિગતવાર સમજી લેવાનું રહ્યું ઇન ડિટેલ્સમાં એના માટે સમજી લો એટલે તમે કશું કરવા દેતું નથી પાઠ એમને એમને પડાતી જ જાય વર્ષોથી આવું ચાલતું જ આવ્યું જ્ઞાની પુરુષ આવે ને ધ્યાન આપે એવું નહીં તો કોઈનું વરેલું જ નહીં જ્ઞા કૃષ્ણ ભગવાનને જ્ઞાની પુરુષ મળ્યો ત્યારે દાડો વર્યો એમના કાકા દીકરા નેમિનાથ ભગવાન હતા તે મળ્યા ત્યારે દાડો વર્યો કોઈનું વરે નહીં મને આ બહુમાન આપડે ગયા અવતર મળેલા પણ કોઈ મળેલા હોવા જોઈએ કારણ પ્રગટ દીવો હોય તો જ દીવો હગાઈ શકે કોણ હગાઈ શકે પ્રગટ દીવો કાઢી શકે કામ ફસલા ચિત્રો તો ના ચાલે દીવો પરમ જ્યોતિ સ્વરૂપ જોઈએ તમે કીધું અવસ્થા બધી બદલાયા કરે તે પ્રમાણે અહમ પણ બધું બદલાતો હશે કોઈના ઓછો વધતો તે વખતે હશે કઈ અવસ્થા બદલાય બે પૂછે છે કે જે અવસ્થાઓ આજે છ તત્વો છે એ છ તત્વો ભેગા થાય અને જે અવસ્થા ઊભી થાય એ અવસ્થાને લીધે જે અહમ ઊભો થાય એ વધગત થાય રિલેટિવ એના પ્રમાણે વધગત થાય જે પ્રમાણે અવસ્થા ઊભી થઈ તેને અવલંબન હોય જે અહમ ઊભો થાય તે એવી છે પેલી અવસ્થાઓ જે થાય છે ને તે તો તરત તરત વિનાશ થઈ જાય છે ને અને અહમ જે ઉભું થાય છે ને ત્યાં બે વસ્તુ ભેગી થવાથી આ બે વસ્તુ ભેગી થવાથી વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય શું થાય છે વ્યતિરેક ગુણ દાદા વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા પછી જે અહમ ઉત્પન્ન થાય એને વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયું એટલે ક્રોધ માન માયેલો ચાર ચીજો ઉભી થાય તેમાંથી ક્રોધ અને માન એ હું કહેવાય અને કપટ માયા અને લોભ એ મારું કહેવાય એ હું મારું બે ઉભા થઈ ગયા તેમાં સૌથી વધારે ખરાબ કયું જો મોહ માયા લોભ ને કપટ એ ચાર માં સૌથી વધારે વધારે ખરાબ કયું કપટ ક્રોધ માં લોભ સૌથી વધારે એ મૂળ ધણી ખબર ના પડે મુખ જે ધણી હોય તે ના કરતો મારા લોભ છે અને અહંકાર તો શું રામમાંથી આ બધા આમ સાચે કરીને ફરો જરા શરમ નથી આવતી શું કહ્યું એટલે અહંકાર આવે ને ના નીકળી આવે શું કાઢવાનું કોશિશ જ નહીં હોતી અરે એક મોટી ખોટ આવી જોઈએ ખોટ આવી અગર તો જ્ઞાની પુરુષના કયા પ્રમાણે છે તે એ નાખવા તો પૈસા નાખી દેવા જોઈએ તો ભલે મન કચરાય પણ લોક તૂટી જાય શું કહ્યું શા માટે શ્રીમદ રાત્રે લખવું શું લખ્યું શ્રીમદ રાત્રે એ જ્ઞાની પુરુષના તન મન ધનથી સેવા કરવી શું કરવી સેવા તન મન ધનથી કારણ તનને મનથી તમે કરીએ જ છીએ સાહેબ હવે એમને પૈસા જરૂર નથી કારણ ના એમને જરૂર નથી પણ તારું લોભ કેમ તૂટશે કે છે અને લોભ તો ભગવાનને ભગવાને કાઢી નાખશે કે પેલાનો એ તો જ્ઞાની પુરુષ એકલા આજ્ઞા કરે કે આટલું તું આમ નાખ્યાય તાર લોભ તૂટે શું કહ્યું મન મનને શું થાય છે જાણો તો પટ્ટી ઉખાડી પેલા વાર ખેંચે ને એવું થાય શું થાય દાદા આંખ ગયા શું થાય દાદાની આંખ પટ્ટી ખેંચે તો પેલા વાર એવું થાય ખેંચી નાખે છે ને જ્યાં નક્કી કરે છે ખેંચી કાઢી નાખે છે કાઢી નાખે તો દાદા આ તમે કહો છો આ જળ અને ચેતન ને મિશ્ર થયું એમાંથી પછી આ અવસ્થાને લીધે અહમ થયો તો કાયમ અહમ ને શરીર તો જોઈએ જ ને શરીર વગર તો અહમ કદી હોય જ નહીં ના એ શરીર શેનાથી બંધાય તે કહું તમે જે અહંકાર ઉભો થયો તો તે શું કામ કરે છે અહંકાર નો અર્થ શું અહંકાર હું કેમ થયો ચાર ગુણો હતા ક્રોધ માન માયા અને લોભ તે માન અને ક્રોધ આ હેપન્સ આ થઈ રહ્યું છે શું થયું છે પૂર્વકર્મના ઉદયો ઉદય ઉદય તમારો ઉદય કર્મ છે તે આ બધું કરી રહ્યો છે શું કરી રહ્યો છે તમને તમને ગર્ભમાં આવી ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યાંથી ભણવા કર્યા એ બધું પહેણ્યા ભણ્યા એ બધું ઉદય કર્મ કરાવડાવે છે અને તમે શું કરશો હું કરું છું શું કરશો તને હવે ને હા હવે ઉદયકરને માન તમને ઉત્પન્ન થાય છે કે આ મેં કર્યું દેખાડ માન માનને ને માટે હું મેં કર્યું એમ કે છે એટલે હું કરું છું એમ કે છે તેથી હું મારું ઊભું થઈ ગયો શું નથી પોતે કરતો અહંકાર કેમ કર્યો નથી કરતો છતાં કે છે હું કરું છું એનો નવો અહંકાર નથી કરતો છતાં હું કે હું કરું છું એનો નવો અહંકાર અત્યારે તમે એવું નથી કે હું કરું છું એ ભારદેવ નહીં કહેતા નાટકી કહો છો શું કહો છો અત્યારે કરું છું એવું નાટકી કહો છો ને પહેલાં તો હું કરું છું એ વાત નથી ને અત્યારે તો કરે છે વ્યવસ્થિત કરે છે એવું તમને થઈ ગયું ને તમે કહ્યું ને એટલે અત્યારે નાટકી બોલો છો તમે હું કરું છું તો નાટકમાં બધા હું કરું છું બોલે પણ અંદર ખાન જાણ થાય હું તો લક્ષ્મીધન છું એવું તમે સુધાર્થમાં છો શું પૂછાતો હતા હું જે ઊભું થયું હું હું ઊભું થયું એ કેવી રીતે ઊભું થયું એ કહેતા હતા તો કહ્યું આ તમને કે હું મારું થતું હતું આ ક્રોધ ને માન ક્રોધ અને માન બે થી હું મારું ઊભું થઈ ગયું હું અને કપટ અને લોભથી મારું થઈ ગયું હવે સૌથી સૌથી પીડાકારી લોભ એ લોભ જવા માટે બે વસ્તુઓ એક મોટી કોટે આવે ને બધું આવે નહીં કઈ આવે મજા કરો કે શું કે છે પછી આ સુતો રહે નહીં તો ગરમણ ખાવાય ને આ રીતે પડી <coughs> એમ કેમ શું વિચાર ના બરાબર છે અને પછી આખી જિંદગી આટલા બોલવાના કપડા પહેર્યા હોય છે પણ મરતી કરતા છોકરા બોલાવીને ચારી આપી દે કેવી લઈ જાય એક શેઠનો છોકરો હતો ને એક શેઠનો છોકરો મારી મારી મન હતા ફરતા હતા મારી જોડે એટલે કોઈ તીગડે હાથ બનાવીએ છે હું હું હાથ બનાવતો ત્યારે મેં કહ્યું આ તારા ફાધરને બધા આ મોટી મૂડી લે આપીને તમે મરવાના છે કારણ કે કપડાં પહેરતા નથી પૂરા ધોતી આટલું ટૂંકું પહેરે બિચારા